એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો એલોન કુમાર વાર્તા સાંભળે છે ઓહો હો હો સાંભળો સાંભળો મારા નાના નાના ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને હર્ષદ ત્રિવેદીની વાર્તા સંભળાવવાનો છું ઓ ભાઈ વાર્તાનું નામ છે પાણી કલર <laughs> સાંભળજો ચાર લખોટી હતી તમે લખોટીથી રમો છો ને કાચની હોય ગોળ ગોળ ચાર લખોટી લાલ પીળી વાદળી અને ચોથી પાણી કલર ચારેય લખોટી ખાસ બહેનપણી ઘડી વાર પણ એક બીજીથી છુટ્ટી ન પડે ચારેય જયજીતભાઈના ખિસ્સામાં રે જયજીતભાઈ દોડે ત્યારે ખખડ્યા કરે આ જયજીતભાઈ લખોટી રમવાના ભારે શોખીન આખો દિવસ રમ્યા કરે ભણવા ભણવાનું તો નામ જ નહીં એ ભલા ને એમની લખોટી ભલી જયજીતભાઈ સાથે રમવા વાળું કોઈ ન હોય ત્યારે પણ એ લખોટીઓને છોડે નહીં ચારેય લખોટીઓને એક થાળીમાં લઈને બેસી જાય ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ફેરવા કરે થાળીમાં લખોટી ફરે ત્યારે ઘૂઘરા જેવો અવાજ એમને બહુ ગમે હો ખણણ ખણણ થાય રાત્રે સૂઈ જાય તોય લખોટીઓ તો ખિસ્સામાં જ હોય ઊંઘમાં એમને વાગે નહીં એટલે મમ્મી યાદ કરીને ધીમેથી એમના ખિસ્સામાંથી લખોટીઓ કાઢી લે ઓશિકા નીચે મૂકી દે સવારે ઉઠતા જયજીતભાઈ પૂછે મમ્મી માલી લખોટીઓ ક્યાં ગઈ અને મમ્મી ગાંટો પડે પહેલા બ્રશ કરી લો પછી નાઈને તૈયાર થઈ જાઓ પછી લખોટીઓ મળશે તમને લખોટી વિના તો જયજીતભાઈને ગમે નહીં હો ભાઈ પણ મમ્મી આગળ કશું ચાલે નહીં એટલે ઝટપટ તૈયાર થઈ જાય અને તરત જ પૂછી બેસે મમ્મી મારી લખોટીઓ ક્યાં ગઈ એટલે મમ્મી કે જો ત્યાં રહી ઓશિકા નીચે જયજીતભાઈને ઓશિકું ઊંચું કરવાની તો ખબર જ ક્યાંથી પડે એમને એમ ઓશિકા નીચે હાથ નાખીને વારા ફરતી ચારેય લખોટીઓ કાઢે હો લાલ પીળી વાદળી ને પાણી કલર લખોટી મળે એટલે જય જીતભાઈ રાજી રાજી એક દિવસ જયજીતભાઈ ચણા ખાતા હતા મુઠ્ઠી ભરીને ઊંચે જોઈને એમ જ સીધે સીધા મોંમાં મૂકે આ રીતે ખાતા ખાતા એક ચણો નાકમાં ઘૂસી ગયો કેમે કરતા બહાર નીકળે નહીં જયજીતભાઈ ઊંડા શ્વાસ લે અને ચણો નાકમાં ઊંડે ને ઊંડે જતો જાય ભાઈ જયજીતભાઈને તો બીક લાગી ગઈ હવે શું કરવું મમ્મીને કહે તો તો આવી જ બને લડ્યા વિના છોડે નહીં એટલે એ તો બાજુમાં રહેતા ઘોઘી માસી પાસે ઝટપટ ઝટપટ ચાલ્યા જઈને કે ગોગી માસી ગોગી માસી મારા નાકમાં ચણો ઘૂસી ગયો છે કાંથી આપો ને ગોગી માસી તો હેબતા જ ગયા હે ચણો નાકમાં કેવી રીતે ભરાઈ ગયો જયજીતભાઈ રડવા લાગ્યા હું છે ને હું છે ને તે ચણા ખાતો હતો ને હે ને ચણો નાકમાં ભલાઈ ગયો <laughs> ગોગી માસી કે ઊભો રે હમણાં જ કાઢી આપું એમણે તો કાંટો કાઢવાનો ચીપિયો જ લીધો જયજીતભાઈને કે ઊંચું જોઈ રહેજે પછી ચીપિયાને ધીમે ધીમે નાકમાં જવા દીધો પણ થાય એવું કે ચીપિયો અડકે અને ચણો તો વધુ ઊંડે જતો જાય નાકમાં સળવડાટ થયો એટલે જયજીતભાઈ કૂદી પડ્યા અને માંડા મોઢેથી રડવા આજે જયજીતભાઈની ચડ્ડીનું ખિસ્સું ફાટેલું હતું ભાઈ જેવો એમણે કૂદકો માર્યો કે તરત જ બધી લખોટીઓ એક પછી એક ફાટેલા ખિસ્સામાંથી ઉછળી ઉછળીને બહાર આવી ગઈ લો બોલો જયજીતભાઈનો હાથ અચાનક ખિસ્સા ઉપર ગયો ખિસ્સામાં લખોટીઓ તો હતી નહીં થોડી થોડી વારે જયજીતભાઈ ખિસ્સા ઉપર હાથ મૂકે અને ખિસ્સું ખાલી જણાય એટલે ચિંતા કર્યા કરે વળી વળીને વિચારે મારી લખોટીઓ ક્યાં ગઈ હશે મારી લખોટીઓ ક્યાં ગઈ હશે પણ કોઈને કહે નહીં કે મારી લખોટીઓ ખોવાઈ ગઈ છે એક તો નાકમાં ચણો ઘૂસી ગયેલો તે ચીપિયાથી નીકળતો નહોતો એમાં પાછી લખોટીઓ ગઈ નાકમાં થોડું થોડું દુખવા માંડ્યું હતું હો ગોગી માસીએ ફરીથી ચીપિયો નાકમાં ઘૂસાડ્યો જયજીતભાઈ ચીસ પાડી ઉઠ્યા ખૂબ રડવા લાગ્યા એટલામાં મમ્મી પણ આવી ગઈ કે શું થયું મારા દીકરાને શું થયું મારા દીકરાને માસી કે કંઈ નથી થયું આ તો એના નાકમાં ચણો ઘૂસી ગયો છે તે હું બહાર કાઢી આપું છું પણ આ જયજીતભાઈ જરા સીધા ઊભા રહે તો તરત નીકળે ને જયજીતભાઈને ચણો બહાર કાઢવાથી એ વધારે ચિંતા હતી પેલી લખોટીઓની એમાં એ પાણી કલર લખોટી તો એમને બહુ જ ગમતી અચાનક એમની નજર ખુલ્લી પડેલી છીકણીની ડબ્બી ઉપર ગઈ છીકણી હોય ને દાદીમાં સૂંઘતા હોય એ ડબ્બી ચંચળ બાની હતી પાણી કલર એ ડબ્બીમાં પડી હતી મમ્મીએ હાથ પકડી રાખ્યો હતો તે છોડાવીને જયજીતભાઈ તો દોડ્યા લખોટી લેવા <laughs> લખોટી હાથમાં લઈને માલી લખોટી મળી ગઈ માલી લખોટી મળી ગઈ એમ બોલતા બોલતા રોજની ટેવ મુજબ લખોટી મોઢીમાં મોઢીમાં મૂકવા ગયા પણ ઉતાવળમાં એમનો હાથ એના મોઢાને બદલે નાક ઉપર ગયો લખોટી તો ચણાની માફક નાકમાં ન ઘૂસી ગઈ પણ છીકણી તો નાકમાં ગઈ જ ભાઈ અને છીકણી જેવી જયજીતભાઈના નાકમાં ગઈ એવો છળવળાટ થયો અને એક જોરદારની છીક આવી અને એક શું ધડાધડ ત્રણ ચાર છીકો આવી ગઈ હાંકછી હાંકછી કરતા અને છીંકની સાથે જ નાકમાંથી ચણો બહાર આવી પડ્યો અને જયજીતભાઈ ગોગી માસી મમ્મી બધા જ ખડખડાટ હસવા લાગ્યા હો ભાઈ જયજીતભાઈને જ્યારે ચણો યાદ આવે ત્યારે એકલા એકલા હસી પડે છે હવે નાકમાં દુખતું નથી અને ફરી પાછા રમવા લાગ્યા છે ચારેય લખોટીઓ સાથે અને પાણીદાર લખોટીની તો વાત જ ન થાય એ તો જય જીતભાઈની પાક્કી બેનપણી છે ઓ ભાઈ તો બોલો લો આવી હતી પાણી કલરની વાર્તા મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ રમતા રમતા જમવાનું નહીં જયજીતભાઈની જેમ આવજો